એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ઝીણકુડા એવા બાળ દોસ્તો મારા છોકરાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો અમદાવાદમાં બેઠા બેઠા શેફાલી વાર્તા સાંભળે છે આવો આવો શેફાલી અને એની સાથે એનો ભાઈ સમ્યક પણ છે સાંભળો સાંભળો ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો યશવંત કડીકરની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે ખીચડીના ભાગ <laughs> એક હતી ચકલી અને એક હતું કબૂતર બંને સાથે એક જ ઝાડ ઉપર રહેતા હતા હો બંને વચ્ચે ખૂબ જ બનતું હતું બંને પાક્કા ભાઈબંધ બંને સીધા સાદા અને મહેનતું હતા મહેનત કરે ને પોતાનું પેટ ભરે સવારે ને સાંજે ઠંડકના સમયમાં બંને પોતાના માટે દાણા ચણવા જાય અને આખો દિવસ પાંદડાની છાયામાં આરામ કરે સવાર અને સાંજ દાણા ચણે અને આખો દિવસ પછી તો પાંદડાની છાયામાં આરામ કરે એક ઝાડ નીચે એક ઉંદરે પણ એનું દર બનાવી રાખ્યું હતું હો આ ઉંદર એક નંબરનો આળસુ હતો સમ્યકભાઈ એ ચકલી અને કબૂતરને પણ પોતાની વાતમાં ફસાવવાના ચક્કરમાં રહેતો હતો એક દિવસ મોકો મળતા જ ઉંદરે કહ્યું બેન ચકલી તમને બંનેને મહેનત કરતા જોઈને હું ખૂબ જ ખુશ થાઉં છું હો ક્યારેક મને પણ થાય છે કે તમારી સાથે મળીને હું પણ કામ કરું કામ ઉંદરની વાત સાંભળીને ચકલીએ કહ્યું ઉંદર ભાઈ મહેનત ભલે મળીને કરો કે એકલા એનું ફળ જરૂર મળે છે હમ હું વિચારતો જ હતો કે આપણે ત્રણે મળીને રસોઈ બનાવીએ પકવાન બનાવીએ અને ત્રણે સાથે મળીને જમીએ પછી ઉંદરે વાત આગળ ચલાવતા કહ્યું બોલો એ તો ઘણી સારી વાત છે આજે જ આપણે ત્રણે મળીને પકવાન બનાવીએ ચકલી અને કબૂતર એક સાથે બોલ્યા ત્યારે મનમાં પાપ હતું એવા પેલા ઉંદરે સલાહ આપી તે બરાબર છે આપણે ત્રણે મળીને ખીચડી બનાવીશું અને મજાથી ખાઈશું આપણે દરેક એક એક વસ્તુ લઈ આવીએ તમે ઉડીને દૂર જઈ શકો છો એટલે બાજુના ગામમાંથી દાળ અને ચોખા લઈ આવો હું આટલામાં તળાવ શોધીને પાણી લઈ આવું છું હો ચકલીએ અને કબૂતરે ઉંદરની વાત માની લીધી અને તેઓ એ જ વખતે ગામ તરફ ઉડી ગયા ફર ફડફડ ફડફડ ફડ કરતા થોડીક વાર પછી બંને પાછા ફર્યા ચકલીએ પોતાની ચાંચ ખોલી અને ઝાડની પાસે પડેલા એક ઠીકરામાં ચોખાના દાણા નાખ્યા એ જ રીતે કબૂતરે પણ દાળના દાણા એ જ ઠીકરામાં નાખ્યા પછી એમણે આમ તેમ જોયું તો ઉંદર તો ઝાડની પાછળ જતો દેખાયો શું કહું હું તો આખું જંગલ ફરી વળ્યો પણ મને ક્યાંય પાણી જોવા ન મળ્યું ઉપરથી મારા પગમાં કાંટા વાગ્યા છે ઓહો હો ઉંદરે તો કણસવાનું નાટક કર્યું હો જાણે એને સાચે કાંટા વાગ્યા હોય તેમ ચકલી બિચારી સહાનુભૂતિ બતાવતા બોલી કશો વાંધો નહીં ભાઈ તમે અહીં આરામ કરો પાણી પણ અમે બંને ક્યાંકથી લઈ આવીશું હો તમને પગમાં કાંટા વાગ્યા છે ને એ પછી ચકલી અને કબૂતર બંને ઉડીને ગયા પાસે જેમને એક ખળખળ ખળખળ વહેતી નહેર દેખાય કે પાણી તો આ ચાલુ જાય એ જોતા જ બંને સમજી ગયા કે ઉંદરે એમની સાથે દગો કર્યો છે દગો ખેર એમણે બંને પોતપોતાની ચાંચોમાં પાણી ભર્યું અને પાછા આવીને દાળ ચોખાવાળા ઠીકરામાં પાણી નાખ્યું દિવસના તડકામાં દાળ ચોખા ચડતા રહ્યા અને ત્રણેય ગપ્પા મારતા વાટ જોતા રહ્યા ભાઈ સાંજ સુધીમાં ખીચડી બનીને તૈયાર થઈ ગઈ ઉંદર ખીચડી ખાવા માટે દોડતો દોડતો દોડતો ઠીકરા પાસે ગયો એ દરમિયાન આ ચકલી અને કબૂતર પણ નીચે આવી ગયા ઉંદરને ખીચડીમાં મોં નાખતો જોઈને ચકલીએ કહ્યું એ ઉભારો ઉભારો ઉંદર ભાઈ પહેલા એ તો કહો કે ચોખા કોણ લાવ્યું હતું તું લાવી હતી બેન ઉંદરે કહ્યું પછી કબૂતરે પૂછ્યું દાળ કોણ લાવ્યું હતું દાળ તું લાવ્યું હતું ભાઈ ઉંદરે કહ્યું હવે ચકલી અને કબૂતરે એક સાથે પૂછ્યું અને પાણી કોણ લાવ્યું હતું પાણી એ પણ તમે બંને અડધું અડધું લાવ્યા હતા ઉંદરે ધીમેથી કહ્યું ચકલીએ બધી ખીચડીનો ત્રીજો ભાગ એક બાજુ કરતા કહ્યું આ રહ્યો ચોખાનો ભાગ કબૂતરે પણ ત્રીજો ભાગ પોતાની બાજુમાં કરતા કહ્યું આ રહ્યો દાળનો ભાગ બાકી વધેલી ત્રીજા ભાગની ખીચડીનો અડધો અડધો ભાગ કરતા ચકલી અને કબૂતરે કહ્યું આ રહ્યો પાણીનો ભાગ પછી બોલ્યા બાકી વધુ આ ઠીકરું તો વગર મહેનત કરે આ જ આવશે તમારા ભાગમાં ઉંદર ભાઈ હા સાંભળીને ઉંદરને ગુસ્સો તો ખૂબ જ આવ્યો પણ એ બિચારો કરે શું હે શેફાલી ચકલી અને કબૂતર પર તો એનું જોર ચાલે એમ નહોતું હા એમને ખીચડી ખાતા જોઈને ઉંદરભાઈના મોઢામાંથી લાળ પડતી હતી લાળ પણ એમના ભાગમાં ન ખીચડી આવી ન પાણી આવ્યું જો ભાઈ ઉંદરભાઈએ મહેનત ન કરી એટલે એમને ખાવાનું ન જડ્યું તો શેફાલી બેન સમ્યક ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં ચકલી આવશે કબૂતર આવશે અને આપણે બધા એમની સાથે મળીને ખીચડી રાંધીશું ને ખાઈશું હો ભાઈ આવજો